ધ્યાન યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ આ યોગના બધા અષ્ટાંગ અહીં આ જ્ઞાન મળ્યું એટલે તમારે પૂરા થઈ ગયા તેથી આગળ આત્માનું લક્ષ્ય પણ તમને બેસી ગયું છે આપણે અહીંયા તો દેહને સહજ રાખવાનો ને આત્માને સહજ રાખવાનો તમને આત્માનો અનુભવ લક્ષ્યને પ્રતીતિ રહ્યા કરે પ્રતીતિથી નીચેના સ્ટેજમાં તમે ક્યારેય ઉતરો નહીં જગતના લોકો ધ્યાનમાં બેસે છે પણ ધ્યેય નક્કી કર્યું ધ્યેયનો ફોટો જોઈ આવ્યો નથી તો શેનું પાડાનું ધ્યાન કરે છે ધ્યેય વગરનું ધ્યાન એ અપધ્યાન છે ભગવાને શબ્દ આત્માનું ધ્યાન કરવાનું નહોતું કહ્યું ધ્યાન તો કોને કહેવાય આત્માના બધા જ ગુણો એટ અ ટાઈમ ધ્યાનમાં લે તો આત્માના ગુણો એ ધ્યેય કહેવાય અને ધ્યાતા તું પોતે થાય તો એ તારું ધ્યાન કહેવાય આ બધું એટ અ ટાઈમ કંઈ રહેતું હશે આ લોકને સમાધિની શી જરૂર છે દાણે સમાધિમાં રાત્રે વ્યાધિમાં અને લગ્નમાં ઉપાધિમાં રહે તે શું જોઈને સમાધિ માગે છે આ શ્વાસોચ્છવાસ ઉપર ધ્યાન ધરવાનું કહે છે એનાથી શું થાય આમાં ધ્યાન કરો કહે છે તે શું છે નાકમાંથી શ્વાસ નીકળે એની ઉપર ધ્યાન રાખો શ્વાસ પેસે એની પર ધ્યાન રાખો શ્વાસ તો પેસે છે ને નીકળે છે એના ધ્યાનને શું તોપને બારે ચઢાવવું છે એ નાકના ભૂંગળાને શું તોપને બારે ચડાવવા છે મેલને પૂળો આ દમનો શ્વાસ ઉપડે છે ત્યારે કરને ધ્યાન ત્યારે તો એ શી રીતે કરે આ તો કહેશે કે શ્વાસ લીધો તે સો અને શ્વાસ નીકળ્યો એ હમ એટલે હમ સો હમ સો સો હમ થાય એનું ધ્યાન કરો એમ કહેશે પણ આત્મા સોહમય નથી ને હમસોય નથી આત્મા એ શબ્દમાં આત્મા નથી એ તો વીતરાગોએ આત્મા એમ શબ્દથી સંજ્ઞા કરી છે આત્મા પુસ્તકમાં ના હોય ને શાસ્ત્રમાં એ ના હોય એ બધામાં તો શબ્દ આત્મા છે રિયલ આત્મા તો જ્ઞાનીની પાસે હોય આ શ્વાસોચ્છવાસ જોયા કરે તે શું એનાથી સમાધિ રહે ના આનાથી શું થાય કે મન ભાંગી જાય મન તો નાવડું છે સંસાર સાગરમાંથી કિનારે જવા મનના નાવડાની જરૂર છે પોતાના સ્વરૂપનું ધ્યાન એને ધ્યાન કહેવાય બીજું ખીચડીનું ધ્યાન રાખીએ તો ખીચડી થાય આ બે જ ધ્યાન રાખવા બીજા બધા તો ગાળા ધ્યાન કહેવાય આ દાદાના ધ્યાનમાં રહે તો ભલે રહે એને બીજી કોઈ સમજણ ના હોય પણ પોતે તે રૂપ થયા કરે જ્ઞાની પુરુષ એ પોતાનો જ આત્મા છે અને એટલે પછી પોતે તે રૂપ થયા કરે આત્મા પ્રાપ્ત થયો તે આત્મધ્યાન અને સંસારી ધ્યાનમાં ખીચડીનું ધ્યાન કરવાનું લોકો બધા જે ધ્યાન શીખવાડે છે તે તો ઉલટા બોજારૂપ થઈ પડે છે એ તો જેને વ્યગ્રતાનો રોગ હોય એને એકાગ્રતાનું ધ્યાન શીખવાડાય પણ બીજાને એની શી જરૂર એ ધ્યાન એને કઈ ગામ લઈ જશે એનું શું ઠેકાણું ભગવાને શું કહ્યું કે આટલું ધ્યાન રાખજે ખીચડીનું ધ્યાન રાખજે ને ધણીનું ધ્યાન રાખજે નહીં તો સ્વરૂપનું ધ્યાન રાખ એ સિવાય બીજા ધ્યાનને શું તોપને બારે ચડાવવા છે આ સમાધિ માટે બીજા ધ્યાન શું કરવા છે આ બીજા તો પરભાર્યા પર ધ્યાન છે માત્ર કાનને જ પ્રિય લાગે કે બહુ સરસ છે બહુ સરસ અવાજ છે કેટલાકને મનને પ્રિય લાગે તો કેટલાકને બુદ્ધિને પ્રિય લાગે એ સૌની મતિ પ્રમાણે લાગે ભગવાન મહાવીરની સભામાં એ શેઠિયાઓ ભગવાનની વાણી સાંભળવા આવતા એમની સર્વજ્ઞની વાણી એટલી મીઠી ને મધુરી હોય કે તે કાનને અત્યંત પ્રિય લાગે તે શેઠિયાઓ સાંભળવાને બેસી રહેતા અને સભામાં જ રોટલીને શાક મંગાવી ખાઈ લેતા ઘેર જ જતા નહીં અને તે બસ તેમને કાનને જ પ્રિય થઈ રહે તે શેઠિયાઓને આજે હું ઓળખું છું દુકાનમાં એ કાપડ ખેંચી ખેંચીને આપે છે તે કોઈને પૂછતો ખરો કે આ કયું ધ્યાન વર્તે છે આ તો રૌદ્ર ધ્યાન છે તે શેઠ કહેશે કે પણ પેલો બીજો કાપડ ખેંચીને વેચે છે ને અલ્યા બીજો તો કૂવામાં પડે તું શું કામ પડે છે